તે બહુ બહુ રગડ્યો હોય તો આ તો ચલી ખરાબ પૂછો અમારા ગામની વાત કરું પ્રત્યેની વાત કરી મને સારા સારા માણસો ભેગા થયેલા નોનપંથી એવા સંયોગો લઈ આવેલો શું કહ્યું તે પુરુષ ભાઈ કે તો બ્રહ્મચારી દેખાડો ભાઈ શું કહ્યું તમે લોકો આ પાટીદારમાં ના ગયા નહીં માટે અમે કંઈક તપાસ કરો તમારે સગા હતા સગા હતા મારી સત્તર ઉંમર તપાસ કરો કે શું અમારા હેડા થતા એક દાડો હું ઉદેશા હું હું ઘેર જઈ આવું એ ડેલા બે ડેલા બેસી ઘરે ઘરું ત્યાં ઘર બેસતા બેસીનું નવું નવું જુદું સાથી બધો ધંધો પૂછે છે બે ચાર ચાર મુદ્દા વસ્તુ બે છે ચા મારી આ ચાર પીધી છે સર મારે કર્યું મારે અંદર વાત તો પણ રસ્તે કરી ને પછી કાકા કેમ પૂછ જાઓ તમે મારે શું કહ્યું કેટલા વર્ષથી ક્યાં ક્યાંથી પહેલા તાર કે હું તો તમે વધારે ઊંડું થયો ઇન્ટરેસ્ટ થોડી વાત કરો ને તમે આ કાકી કોઈ અહીંયા આવે છે મહિનામાં બે દાડે બોલાવવાનો હા હવે સરકાર તમે શું કરો છો કોઈ દાડો એક પથારી સુયો નથી એક પથારીમાં જો બે જણ સુવે તો સ્ત્રી દેવ થઈ ગઈ અને સંગ લાગ્યો લાગી ગયો પછી પથારી સુધી અને અત્યારે તો બાપ દીકરા કે जा डबल बेड ये हाँ तू मैंने पैसे डॉलर બાપા એ ડબલ દાદા એ ડબલ દાદા ડબલ બેડ આવું ના બોલી દે આવું ના બોલી દે દાદા શા માટે શા માટે નહીં ગીત મારા ઉઘાડું કેવું નહીં હું કેવું નહીં આવું પણ એ તો છૂટવાનું જ્ઞાન છે ને છૂટવાનું જ્ઞાન છે એ શક્તિ નો ઉપયોગ થાય ને બીજા હા માટે માટે કઈ નિયમ રાખજો આ બધા શું કહું પણ એનો શરીર અને મન ઉપર શું અસર થાય છે મજબૂત થયા કરે છે તો મન કોઈ પણ માણસ પાસે વાત ખબર આવે ને મને કે દાદા તમને આવું કેવડાવી ત્યાં ભાઈએ એટલે હું સાચું ના પાડું કારણ કે એ લોકો શું કરે છે કે વચ્ચે કહેવા વાળા વચ્ચે કહેવા વાળાનું ભાવ કેટલું જાગ્રત છે કે પેલા માણસે કહ્યું દાદાજી દાદાજીને કહેજો ઇન્ટુ ઇન્વેસ્ટેડ કામા પછી વાક્ય લખાડે ઇન્ટુ ઇન્વેસ્ટેડ કામા સમજે પછી એક એકાદ કે પોતાનું બને અહીંયા આગળ બે વાક્ય નથી માટે પેલો ફોટો નથી હા હવે નથી કાચું રાખવાનું તેને બાપે બાપવાનું હોય તેને કાચું રાખે રીંગણા અને દૂધી કાચી અને પામેટા અને ડુંગળી છે તે જો પછી દુનિયાની મજા કોઈ બાપા પૂછનાર નથી કોઈ પૂછનાર નહીં એ રીલ બીજી દે બીજી જાય બીજી ન્યાયની

કે બધું ડિસ્ચાર્જ છે શું મારી બેઠા મન થાય તો વાર ઘડી પીવી આ નો અર્થ કે તમને તાવ થયો હોય પછી બેન ને પૂછે તમને તાવ થયો છે બંને તાવ થયો છે દાદા આપી એક ને તાવ થયો હશે એનો પીડી તાવ ના થયો તો પણ બંને ને તાવ થયો તો બસ મિત્રી હું ભણું છું ભણતો નહીં પણ આવું ભણું છું મેં તમને આવું નથી કર્યું નહીં તો શરીર કેવા દેખાય હવે એ એમાં દુઃખ હતું બળતા જ આખો દાડો એટલે તું આખો દાડો છે આ ધંધો લઈ બેઠો પણ હવે નથી બળતા આવે છે પણ ને બળતા હોય તો આજે હું બધું નહીં કહી હું ત્રણ માણસ બળતરો માણસ શું ના કરે અને આખંડ આનંદ લાગે તાતા કરે અને બ્રહ્મચર્ય નો છે બ્રહ્મચર્ય નો તો અર્થ એ જયારે કરે ને જ્ઞાની બોલ તો ફરી શું ફરી એ સ્ત્રી ના પાડે ને તું જઈ ના પડે ના આપણે આ લાવી હા જલેબી ખાધી જેટલી ખવાય એટલી ખાધી કેરીઓ ખાધે ખરેખર સુખ નથી આ તો હું કોઈ ના દેખે રીતે આમ મારું મોડું સમજી જાય કે આ ધરાજ કેવો રોગ છે ધરાજ ને ના આવેલું ને પાણી લોહી નીકળશે એવા પાણી નીકળશે આ ધરાજ છે પેલા બ્રહ્મચારી આપણા ઋષિમુનિઓ શું કેતા હતા આપણા ઋષિમુનિઓ ઋષિ પત્ની જોડે ધરાર કરતા હતા ઋષિ પત્ની પત્ની પૂછા કરે કે આપ મહાન ઋષિ છો અને કઈ તમને એ કરો તો મારી પર કૃપા કરો સારું કે બાબા મહાન ઋષિ શું કે પણ હમણે રહેવા દો બે વર્ષ પછી રાખે શું વાંધો કે તમારે આવે આટલા મને કહો સંસાર કરાવવાનો નથી આપણે મુક્ત કરવા માટે સંસાર ચલાવવાનો ના હોય એવું તો સાધન ના જોઈએ એક બાબો ને એક જોઈએ એટલું મન એટલું થઈ ગયા અને આ લોકો ને કે બે હોય છે પણ આ લોકો ઓપરેશન નામનું ઘેર વળી કાઢ્યું છે કરે <laughs> એટલે સ્મૃતિમંથન પછી લગ્ન અને આ તો કાયમ નું આ કાયમ નામ શું થાય કોણ કે એકને ભૂખ લાગી છે ને નથી લાગી નથી લાગી કે મારે નહીં ખાવા કે એની અલગ વાત એક જણે મને કહ્યું મારી બેબી નાકે નાકે નાકે હાલ થયું ભરું થયું બાકી એટલે હવે કારણ બંધ આપણે શું કહ્યું પગે લાગીને પગે લાગ્યો બીજું પગે લાગ્યો આ બીજી વાત નથી એના નહીં આ બધું બોલાવશે નહીં કોઈ વાત કરતું નથી હોતું એટલા માટે બોલો તો વાંધો નથી દાદા અને બધાને આનંદ થાય બધાને બધાને સમજ મળે છે ના ના દાદા આમાં કોઈ ઊંધું નથી સમજતું ના ના મળ્યા તો કે આવે નૂર આવે ના આવે આવે ના આવે ના ના કેમ ગયા સુખો ઘીઓ ખાવ છો તમે સાચો બ્રહ્મચારી જોયો છે ધનતેરી માટે આ હિન્દુસ્તાન માં કોઈએ જયારે ઋષિ મને વખતમાં બ્રહ્મચર્ય પડાતા હતા પછી ધીમે ધીમે ઓછો થતા થયા જેમ યુગ બદલાતા ગયા એટલે પછી પુસ્તકો પુસ્તકો નાશ થઈ ગયો અને ત્યાર પછી બ્રહ્મચર્ય નું પુસ્તક જ નથી એટલે લોક જાણે કે આ તો મૂર્તિ રિવાજ જ હતો આ કાયમ નો રિવાજ આ બીજા બીજા રિવાજ ના પડ્યા પણ આ કાયમ નો રિવાજ એટલે બ્રહ્મચર્ય પર મેં પુસ્તકો લખ્યા મોટા મોટા પુસ્તકો કોઈ પુસ્તક જડીને લોકો બધા લોકો મોટા મોટા લઈ ગયા કે બસ હવે અમારું બ્રહ્મચર્ય નો આ સમજાશે શું સહેજે વૈરાગ આવે બ્રહ્મચર્ય મારા પુસ્તક હોય સહેજે વૈરાગ અને પાંત્રી ના માણસો બંને પહેલી પહેલા દેવતી ના કે વાંચ્યું બ્રહ્મચર્ય વ્રત આપી દો કાયમ મને તો કાયમ ઘણામાં બ્રહ્મચર્ય વ્રત ની બ્રહ્મચર્ય વ્રત ની વાત કરો ને એ વ્રત કઈ રીતે લેવાય છે એ વ્રત કઈ એ વ્રત કઈ રીતે લેવાય છે બ્રહ્મચર્ય વ્રત કઈ રીતે લેવાય છે એની વાત કરો એમ કે છે વ્રત એવી કઈ રીતે મળે ના આપો છો એ દેવ સાથે રહે છતાં બ્રહ્મચર્ય સાથે રહેવાનું બ્રહ્મચર્ય અને પાળે છે એની વિધિ શું એમ કઈ રીતે આપ આપો છો બ્રહ્મચર્ય વ્રત વિધિ મારામાં અમે ખંડ બ્રહ્મચારી છીએ મેં બધા વિચાર નહીં આવ્યા અત્યારે જ્ઞાન પચાસ હજાર માણસો છે આપણા પર કોઈને એવી છૂટ નહીં કે સ્ત્રીઓને તમારે કારણ કે સ્પર્શ નો ગુણ એવો એટલો બધો બધા એવા હોય તેવું નહીં પણ બધા સુધી એવા આ લાંબો નહીં જોઈએ શું કહ્યું સમજો છું કારણ કે અમે તો અમે કોઈ જાતિ પણ ન કહીએ કેવું કોઈ જાતિમાં ના હોય અમે જાતિ બહાર ગયા તમારું પૂરું થઈ ગયું તમારું આપણું જે મંદિર બંધાયેલું છે એ ભારતમાં હાલમાં મંદિરો છે તેનાથી કઈ રીતે જુદું પડશે ઉપકુલ બસ લોકોના જાણને માટે થતી પોતાને જાણવું પોતે જાણે આ બધાને જાણવા માટે તે જે મંદિરો બંધાઈ રહ્યા છે મંદિરો સંકુલ છે આખું તે સિમંદર સાહેબ વચ્ચે મંદિર છે નિરાશર અને એક બાજુ કૃષ્ણ ભગવાન એટલે વાસુદેવ નારાયણ છે શું છે અને એક બાજુ કલ્યાણ સ્વરૂપ સ્થિર સ્વરૂપ નું છે આ તેને નિરાશન જુદા છે તદ્દન વચ્ચે નિરાશન જુદા વચ્ચે પચાસ પચાસ ફૂટ ના વચ્ચે જગ્યાઓ એટલે ત્રણ નિરાશો ભવ્ય ભવ્ય થવાનો છે અને સંપૂર્ણ આરસ થવાનો જમીન થી મળીને છે આરસ એ છે તે એટલા માટે છે કે આપણા લોકોને આત્માર્થ કરવા ગયા આત્માર્થ કરવાનો છે આત્માર્થ અને પડ્યા છે મતાર્થમાં કેમ પડ્યા છે તમારે વેદ વેદ વેદ વાળું આવ્યું વેદ કે અમારો આવે પેલા જઈને કે અમારું આ દૂધું પેલા કે અમારું દૂધું પેલા કે છે અમારું શિવનો પેલા કે અમારા વૈષ્ણવનો એટલે મતાજમાં પડ્યા છે શેમાં પડ્યા છે શું ફાયદો થાય મતાજમાં અહંકાર અહંકાર કો થાય અને તમારે બીજાનું ખોટું જેમ કે મતા છે એટલે બીજાનું ખોટું માનવું છે ભિકારી છે તમને જે ઠીક લાગે છે કરો તેમાં બીજાનું અમારું તમારું ના કર્યા કરશે શું કરે તમને ઠીક લાગે કરો પણ અમારું હાથ તમારું બધું આ બંધન ક્યાં કોને ચડ્યા લોકોને આ રસ્તે ઇન્દ્ર રસ્તે મતાજીઓએ કોને અમારો વૈષ્ણવ ધર્મ છે આપણા વૈષ્ણવ ધર્મ આવું ના કરે હા જોજો શિવ શબ્દ ના બોલજો શિવાનું શિવ ના બોલજો શું બોલવાનું તમે હજુ હલવાનું બોલજો બોલો અત્યારે એવું છે જે રાજા હોય ને જે એ રાજા આ બધા પકડીને જેલમાં કાઢી હતી મારે જીવ બોલવાનું તારા આપણું એક બીજી ભાઈ ને કે છે બેવ શરીર જાણ બીજી ભાઈ ને કે છે એક વિધવા અને એક સદવા બે સામા સામે વાત કરે છે પેલા મંદિર ગયા આ મંદિર આવ્યો અરે તે બની એક ભર્યા جی کھانا چی پہ તો વડવડે ના થાય આ તો પેલા વડે પાછા આ બાવળે આવું શીખવાની મારી નાખે રાખો હિન્દુસ્તાન દેશ બહાર નાખ્યો કોઈ જ રિસ્પોન્સિબલ કાકા લાકડો નાખો છે તે તેથી કરવતીઓ માંથી આવી લાકડા સીધા થવા મળે ત્યારે એની કેમિક પડવાની છે ને એ જાગરણ બતાવી રહ્યું છે કોઈ વાટવા તૈયાર ઉધર ફરી આપે જે બહુ નુકસાન છે આ એનો મતાર જોવા માટે અને જો હું આ કૃષ્ણની મૂર્તિ એક એક શિવની શિવનું અને બાદેવજીની મૂર્તિ શું અને શાદી કોણ આ બધી મૂર્તિઓ અમારા સ્વામી ના મનાલી ની પાર્શનાથ ની અજીતનાથ ની અને ઋષભદેવ આ ઋષભદેવ માં બધા માને તમારે તેવી તમારે શું તૂટવાનું કરીને <laughs> જુદો પાડવો હોય તો રસ્તો જોઈએ અને આ જૈનો મનમાં શું માની બેઠા છે અમારો ધર્મ ઉત્તમ કે છે તારે બીજાનો કેવો ખરો કચરો તો જઈને છોડી ગયો એમાં વેદનમાં લેવા તો જવા દેશો અમારું શું શું થાય નુકસાન એટલે મને પૂછે છે આક્રમ વિજ્ઞાન તે અમારું બધું ઘણું ઊંચું કારણ એ ઊંચું છે તેથી જ અમારે કારણ કે કોણ નોબલ હોય જેનું ઊંચા ઊંચું હોય તે નોબલ હોય કેવો હોય હલકો કોણ હોય તે વિચાર વધારે વસ્તી કેમ હોય અલગ ની હાવ ડાઉન હોય થયેલું તો હોતી નથી જ્યાં હોય મને કહ્યું કે છે વોટ ગણીએ તમારા એરિયા વોટ જ ના આવે ને અમારે તો અબજ પણ આવે ભગવાન બિલ માલિકો અબજે છે છે હોય મંદિર નો સંકુલ એના માટે છે અને તે હું આ કોઈ કોઈ દેવાસની પ્રતિષ્ઠા રહેલી થયેલી અમે મૂર્તિઓ બેઠી છે શું જે દેવ નો માલિક ના હોય તે આ તો બધા મજા કરવા છે પ્રતિષ્ઠા કરવા બેઠો શાસ્ત્ર તે બોલી ગયો થઈ ગયું કેમ ભય નથી આપતી આ گیا تھا ہاں۔ جی جی گیا تھا લક્ષ્મણ તો આજે બેઠા આપણું તો વ્યવહારથી દર્શન કરીએ છીએ કયું શું કહીએ છીએ દર્શન કરીએ આ ન હોય ને આ હોય એવું નહીં એવું મસ્જિદમાં જાઓ છો દાદા હા એ કહે મસ્જિદમાં જાઓ છો

Ya Allah pemandikan. Dharma dharma samu amur shakvata shakvata sangar che oliya e jitara pura ભગવાન છે તને પછી કેવું થઈને છોકરા બધા બોલતા જતા બોલતા બોલાવે ખરું ગાડા વાળા જાઓ કરવા માંડ્યા મેં જોયું કે ઈશ્વર મૂર્તિઓ મૂર્તિઓમાં કઈ પૂજા પૂજા કશું પ્રતિષ્ઠા નથી આ તમને પ્રતિષ્ઠા કરી ખબર આ લોકો કરી પ્રતિષ્ઠા ઊંચી જતી પછી એનું શું થયું તમે કહો છો જે પૂજારી હતો ને તે દોડતો દોડતો આવ્યો એટલે જોધારામ રડતો રડતો કે આપે આજે શું કહ્યું કે ભગવાન રામચંદ્ર આજે ખૂબ હસ્યા કોઈ દાડો મેં આવું આવું જોયું જ નથી કે આટલા હસતા જોયા કોઈ દાડો હસ્યા જ નથી આજે આપે શું એવું કર્યું કે આજે આટલા બધા હસે છે ભગવાન પેલો પૂજારી રડવા માંડ્યો ભગવાન હસતા જોઈ ને ભગવાન કોઈ હસતા નથી બે વર્ષથી એટલે મારાથી ભગવાન કરાયેલી તે મારા મને કરાયેલી શું છે ભાઈ કેમ આપણે શું કર્યું તો ભગવાન બધો અસર નથી દયા જાતે ના જોતા આવડે ક્યાં લાગે હા જો નહીં આવે છે તો આગળ ઇન્ડિયામાં ગ્રીન કાર્ડ વાળા

પછી પાછું અયોધ્યામાં આવું સવિરાજ મંદિર બાંધેલું કેટલાય વર્ષથી રામ ભાઈ રામે રામ એ રામને હોય લક્ષ્મણ ત્યાં કઈ પેલા ની માતાની મૂર્તિ કોણ બેહારે છે આપણે કઈ આવે આ જયેશ ડાક્ટર છે ને જન્માજી મૂર્તિ મૂર્તિ આવું બધું છે મોટી મોટી વાત છે પડે ખરા દાદા મૂર્તિ મૂર્તિમાં ફેર પડે ખરો મૂર્તિ મૂર્તિમાં ફેર પડે ખરો જ્યાં સુધી આ મૂર્ત દર્શન ના થાય ત્યાં સુધી મૂર્ત નો દર્શન કરે નથી ક્યાં સુધી કરવા કરવાનું ના થાય ત્યાં સુધી ત્યાં મને કહે આ ફોરી વાળા કોઈ મૂર્તિ નથી બનતા મુસ્લિમો નહીં બનતા આપણે બનતા થયા હું કોઈ મૂર્તિ વગરનો કોઈ જન્મ્યો નથી આ બોન નથી એટલે બોલે છે આપણે મૂર્તિ નહીં બનતા સમજે જે શું મૂર્તિ બનતા નહીં એને નથી તેથી બોલે છે મૂર્તિ એટલે શું આ માત્ર દેખાયું એક એક જ દિશામાં થશે પગે લાગેલા કરવું ત્યારે મુસલમાનો શું કરે છે એક ગોખલો હોય છે ગોળ રાઉન્ડ અને ત્યાં ત્રણ પગથિયા હોય તેને મેમ્બર કહેવામાં આવે મેમ્બર ત્યાં એના અમૃત છે તે એ કરે છે શું કરે છે કોણ ના મારે દુનિયા બનાવવા દઉં અને આ ફોરી વાળા મૂર્તિઓ એ આમ નામ શું તલાવ બનાવે છે

કઈ ને ખાય આ એક જોડે આમ હોય એક જોડે મોટો હોય કઈ ડિઝાઇન જોઈએ છે મૂર્તિ છે ત્યાં અલ્લાહ ગુના વાલ્યા ગુના છે સાહેબ ગુના છે સાહેબ ગુના ના બને કારણ કે ગુના તો ભાઈ ના પાડી છે કુરાનમાં માણસ ગુના હોય શકે નહીં શું કહું એટલે હું એમને કહું કે અમારા હિન્દુઓ મને ગુના કે પડે હું તો ગુના નહીં કરતું એટલે પણ પડે હા એને જ બરોબર નહીં વાર લાગે હમણાં શું વાર લાગે આ તો હજરત કા બાપ કોના હતા શું ખબર હતું લડે કરી હજરત આપી રાખ્યો હજરત બાપ આ તો અક્કલ વાળા શું કરે હાલ મેં ચડાયા નહીં આપણા દેશમાં જઈને આ લોકો સંધ્યાની વાત કરી ને સંધ્યા ચંદ્ર ની વાત કરી ને ચંદ્ર પર પગ મેળ્યો જુદા મુસ્લિમ દેશોમાં જવાનો મેં વિચાર કર્યો <laughs> પછી મેં વિચાર કર્યો બધું આપણા ગાડી પગમાં અનાજ પૂછે એટલે મુસ્લિમ દેશમાં શું કે આપણું લ્યા <laughs> iya. જો આનું પર તંબુ ના ને ત્યાંથી આપણે કઈ કાઢી આપીએ ચાલી દારૂ સદા તેને વાત આપણે લોકો દાદા ને સમજી શકે છે દાદા બહુ મતભેદ વગરના રહે શું કરું મુસ્લિમમાં પણ થશે મુસ્લિમમાં આપણને કઈ રીતે ખબર પડે દાદા એમ પૂછે છે કે મૂર્તિમાં સાચી પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એ આપણને ખબર કેવી રીતે પડે ચલો મને બાળક તમને જોતા આવડે જેનું પ્યોર હાથ છે એ મૂર્તિ નો આમાં જે મૂર્તિ હતી દેખાય પણ તે ભાઈ પ્રતિષ્ઠા થઈ વસ્તુ

હજી નિરાશ નો જો અમને પછી છે આવે છે એમના સારી છે આપણે શાસ્ત્ર માં લખેલું છે મેં જોયેલું નથી પર્વતમાં પ્રાણ પ્રતિષ્ઠા કરેલી તે આહવાન કરવા માટે આવેલા અને તે વખતે જે આચાર્યોએ પ્રાણ પ્રતિષ્ઠા કરેલી તે સાચી વાત છે આદિશ્વર ભગવાન ની જે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે મૂર્તિમાં તે વખતે આદિશ્વર ભગવાને સાચો સાત સાત વખત કરેલા અને બધા દેવો અને બધા દેવો આવેલા પ્રતિષ્ઠા કરવા એ વાત સાચી છે પ્રતિષ્ઠા બધા એ સાચી વાત છે અત્યારે ખબર નથી હું તપાસ કરી આવે પણ સાચી પ્રતિષ્ઠા બધા ભગવાન ની પ્રતિષ્ઠા થાય અને સાચો પરીક્ષા પ્રતિષ્ઠા કરનાર હોય હોય હોય છે કઈ થાય થાય પાલિતાણા શું કહી

મને તો બહુ લાભ થઈ ગયો ઇન્ટરકાસ્ટથી એના ઘરે ગઈ તો શ્રીમદજી આવે તારે જોર લાભ થઈ ગયો એના ઘરે ગઈ તો ના ચોપડા વાંચવા મળ્યા પછી તમે મળ્યા પણ ઘેરજી નું પાછળ છે તારે તારે <laughs> એટલે દાદા વાણીઓ બામણ થી બોલાવું છે મારે બામણ કહીને જ બોલાવું છે બધું દાદા અમે સત્સંગ કરીએ ને તારે બધા અમારા પર જ હશે બધા બધા હસાવીએ બહુ પાછા વાળો આ ભાઈ વીસ હજાર પાછા વાળા તાર પાછું ગયું મળું શું મળું કેવું થશે નોકરી નથી અહીં આવેલો છે નોકરી નથી મને ચેક આપવા પડે એટલે મેં ચેક પાછળ તું વાત લેવાની મારે

પૈસા ની ભીખ માન ની ભીખ કીર્તિ ની ભીખ સોનાની ભીખ બધી રીતે ભિખારા અને તે પાસે કે શું પ્રતિષ્ઠા કરે જયારે કોઈ પણ પ્રકારની ભીખ નથી હવે દાડો છે ને તો એ ભીખ ના ભાઈ મારા અપમાન ની ભીખ ના ભાઈ સંબંધિત એક વાર આ પકડાય એ ઉદા એ સાયકોલી છે કે નહીં